લીધું તો રસી કાકા બે વસ્તુ શરીરને જરાક ખરખરી આવી જશે દિલીપજી અને એક જગ્યાએ ખરીને સત્સંગ થશે દિલીપભાઈ તમારે તમે તો નીકળવાના છો તમારે ટાઈમે નહીં જવું પડે એવું છે ને આજે નહીં રવિવારે બહુ સારું હવે કિચન એરેન્જ હું અરે ઇન્ડિયા આપણી સાથે સાથે જ ના અમને અમને આ ચાવી ફેરવી છે જો ખબર ખાનગી કહી દો એમને કર્મ કહી દો કર્મ થઈ ગયા સમજાય આનંદ આનંદ બોલાય બોલાય મોટે છે એમ સંભળાતું નથી ખુશ થઈ ગયા ખુશ હતા ખુશ થઈ ગયા મૂજાતા હતા બહુ એમને ખબર છે હવે ખુશ થઈ ગયા હા કે ખુશ થઈ ગયા તમને નહીં આવે એમને પેલા ઉપર ઉભા છે અરે સાહેબ હા સાહેબ સુરત થી ફર ફર પાછું કરે માઉન્ટ આબુ અને મારા નિશિદાનંદ સ્વામી એ ગાડીમાં મને ફેરવા માટે જોડે જોડે ગાડી લઈને ભાઈ તમારું બધું ગોઠવો તમારું તંત્ર તમે તો સ્કૂલમાં જાઓ છો એમ ચોપડી લઈને બેસી જાઓ પટ દઈ પછી ગમે ગોઠવે મોટા મોટું જે છે આમાંથી નીકળે લાઈવ સત્સંગમાં રિસર્ચ કોને કહેવાય કે જીવતું ચેતન બનતું હોય શું કહ્યું જીવતું અને ચેતન બનતું રિસર્ચ કહેવાય રિસર્ચ એટલે નવું નહીં રિસર્ચ એટલે નવું નહીં પણ આપણી જાણની બહાર છે એટલે આપણી જાણમાં લાવવાનું આપણી સમજમાં ફિટ થઈ જાય ત્યારે રિસર્ચ થાય કે બીજી રીતે થાય તરત થાય અને આ લોકો છે ને બહાર આકાશમાં રિસર્ચ કરે છે પ્લાનેટ શોધાઈ જાય છે મનુષ્યના પ્લેનેટ ને હોય સમજવાની વાત સમજતા તમે આવી ગયા માઇકે એલાવ કર્યા તમે મારું નામ સાંભળ્યું હશે ખુશ હશે ભાઈ કયું મારું નામ કેટલા વર્ષોથી મળ્યા છીએ એને એક બે ત્રણ વખત મળ્યા બહુ વધારે નથી મળ્યું તો અમારે પણ ભૂલતો નથી મને ભૂલતો નથી માઇક મજા નથી અહીંયા ડ્રીલ રીગ વાળા ભરત આ શેલ ગેસ કે છે અત્યારે અમેરિકામાં બહુ નીકળ્યું શું છે આમાં એને થોડું આંબે છે બસ મોડું આમ ફેરવું એક જાતનું રોક ફોર્મેશન છે એ આના જેવું જ પણ આ ક્રૂડ ઓઇલ છે હા એમાંથી એ લોકો હોરિઝોન્ટલી ડ્રિલ કરે છે પહેલા શરૂઆતમાં પાયલોટ ડ્રિલ કરે સ્ટ્રેટ જાય અને પછી જે ફોર્મેશન હોય આખું એમાં હોરિઝોન્ટલ જાય હવે નવી ટેકનોલોજી પ્રમાણે કરી શકાય હા અને એ લોકો એમાં પછી બસો ફૂટ આવા ડ્રિલ કરે એટલે પહેલા કરતા ફાસ્ટ ડ્રિલિંગ થાય જે પહેલા ત્રણ ચાર મહિના લાગતા તેને બદલે ઊંડું જવું પડતું ઊંડું હા પણ એ જ દિશામાં એક જ દિશ હોરિઝોન્ટલ પહેલા ડ્રિલિંગ નહોતું દાદાજીને બહુ હા એંગલ ઉપર હતું હા મને ગીતા બેને કહ્યું હા એંગલ પર પણ દસ કે પંદર બહુ બહુ હવે એક્ઝેક્ટલી એ લોકો હોરિઝોન્ટલ જાય છે માઇકને થોડો પ્રોબ્લેમ થયો હતો દાદાજી પણ કે you go I will handle કેટલા દિવસની રજા મળી તમે છો ત્યાં સુધી રજા રવિવાર સુધી અહીંયા બેસીને ચા પીવો ને જોડે ખુરશી છે જોડે બેસો ખુરશી તમારી જોડે છે જ ને અરે હા આયુષી ના બહુ ભૂલ થઈ ગઈ તો તો બેહો સરખા બેહો ના સરખા બેહો ને ખુરશી ની જરૂર નથી એમને ઓ તું તો ખોલી રહી તું રહી બધું આવડે એ બધું આવડે કાલે સંસારમાં જે લોકો સુખ માટે સુખ માટે ફરે છે બધા તે કવિઓએ અને લેખકોએ આવું કહ્યું કે ભાઈ સંસાર બરોબર છે સંસાર ખારોય છે અને મીઠોય છે બધો પરંતુ સંસારના સુખ સુખ વળવા બહુ લોકો પડે છે પણ એને સાચા સંસારના સુખ કોને કહેવા શું એટલે કવિએ લખી નાખ્યું આ શું તે મારા પ્રણવભાઈ ખોરી લાયા એને બહુ આવડે આવું પહેલું સુખ તે જાતે લડ્યા શું કહ્યું પોતે પોતાને સુખી કરી કરીએ એ જાતે દરિયા કહેવાય સમજ્યા એટલે કે આપણને ગમે તેવું નાખે ને અંદર પછી જ જાય બસ લોહી થઈ જાય એનું સીધું તો સુખ લાગે ને પહેલાં દાળભાત રોટલી શાક ખાઈ નાખ્યા લોહી થઈ જાય એટલે જેટલું એક્સ્ટ્રા ખેંચે લોહી થવાનું પૂરેપૂરું એટલું આપી એનું એવું શરીર હોય તો હા એવું રાખવું આપણે પછી કહે છે બીજું સુખ તે કોઠીએ જાળ એટલે પેલા કોઠા હતા ભરી રાખતા હતા ઝાડ ચોખા કોઠા લગભગ અમારે મોસાળમાં તો છે ને પાંચ છ સાત સાડા સાત આઠ ફૂટના હતા કોઠા નીચે આટલી બેઠક પછી આમ અને આમ પછી આમ આટલું અને નીચે એને આપ્યું હોય કાઢવાનું પહેલાં જમાનામાં એવું જેને ખેતી હોય બધાને ખેતી બધા હોય એટલે ભાઈ રાખવાના છે એટલે બીજું શું કે કોઠીએ જાર ઘરમાં કોઠીઓ ભરેલી પડી હોય જાર જાર જાર એટલે ખબર છે જાર ખાય છે તો એ ખબર નથી જારના રોટલા નથી ખાતી જાગે ને જુવાર એવું બોલતા તો આવડે કેવું બોલાય ને પછી ત્રીજું સુખ તે સુલક્ષણી ના ભરત રાજાને સુંદરી મળી હતી ને એની સુલક્ષણી ના સુલક્ષણી કહે છે નાર તો ડાઈ જાય ને બધું ના કઈ સુરતસિંહ નામ તમે તમે લોકો નહીં સાંભળેલું આ બધું આ જૂના જમાનાની વાત હતી હા તે સુખી થાય માણસ પછી ચોથું સુખ છે પવિત્ર વિચાર એટલે આપણો જ વિચાર આપણને કહેડે નહીં ને આપણને કોરી ના ખાય એવો નહીં આપણને વિચાર આવે કે સુખ આપે છે ચોથું સુખ છે પવિત્ર લીધા તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનો વિકાસ એટલે આ પ્રમાણે શરીર બધું સંતુષ્ટિ હોય તંદુરસ્તી હોય એને કશી ખોટ ના લાગે જે છે તેમાં સંતોષ જ હોય નિર નિરસંતોષ સમજે ને તો એને મનનો વિકાસ થાય મન એમ એમ ડેવલપ નથી થતું મન એમ એમ ડેવલપ નથી થતું અમારા દાસ સાહેબે બહુ વિચારી રાખ્યું બહુ વિચારીશ સાસુજીની એવી સેવા કરી હતી હગમાં નહીં નહીં યાદ આવે નહીં કહેતા બજાર ને આપણા પ્રકાશના મમ્મી ખોઈ લાયા હતા સાહેબ તમે નહીં લો તમારા તમારા જમાઈ લો એમના જમાઈ શું મૂક્યું સાહેબ એ વોઇસ જાય છે એમાંથી એમાંથી બેટર જાય છે એટલે આખા અમેરિકામાં જાય હા all over world all over વર્લ્ડમાં જાય ઇન્ડિયામાં સંભળાય ઇન્ડિયામાં સારું મેં ચેક કરી દીધું એમાં સાચું બોલું તો પણ જાય હા દાદા જો બતાવ એમ ભરતભાઈ આટલું જ વધારે નહીં બોલવાનું જાય કે નહીં જો આજના વિજ્ઞાને આટલો વિકાસ કર્યો છે હું એમ કહેવા માંગુ છું આમ તો આટલો વિજ્ઞાને આ પ્રકાશ કર્યો છે બધો અને લોકોના સુખાકારી માટે બધાને કામમાં લાવ્યો ત્યારે ઇન્ડિયામાં જોતા હશે બધા બધે જ જોતા હશે પોતાના સમય પ્રમાણે જોજો બહુ સારી ટેકનોલોજી કહેવાય ઘણી સારી તો શનિવારે આપણે નોંધ કરવા મળજો પ્રકાશ ક્યાં ગયા કઈ છે હું બેઠા છું જો નજીક છો તો ચશ્મો કેમ લગાયા ડાયલેટ કર્યું તો બરોબર રાખવું રાખવું પડે ડાયલેટ એ તો કરવું જ પડે એને તો જેને સમજણ પડે એમાં શું ડિફેક્ટ છે આવી ગઈ મહારાજ કા ચાલતો कसा आहे महाराष्ट्रला आमच्या पुण्याला काय हं? आपला पुण्याला काय म्हणलं? मला दोन महिने झालेले येऊन त्यामुळे असं आता આ પણ આટલું રહે પણ અમને બાને મરાઠી ના આવડતું પણ અમે જે બધું બધું નહીં સમજાય ખરું બોલે ખરે અને રત્નાગીરીમાં રત્નાગીરીના બ્રહ્મ તો જબરા પાવરફુલ બ્રાહ્મણ કોંકણસ્થ કહેવાય કોંકણસ્થ શુક્લાજી ભારત છે ભારત ભારતની ભાત તો બહુ મજાની છે દિલીપભાઈ બહુ મજાની છે દાદાજી પણ આ છેલ્લા હજાર બે ત્રણ હજાર વર્ષથી બધાની ઇન્ફ્લુઅન્સમાં આવી ગયેલા ને પરદેશીઓની એમાં બધું બહુ એ થઈ ગયું બધું માનસ હતું થઈ ગયું અને એમાં અંગ્રેજોએ સુધારા કરી આલ્યા અને અમુક પહેરાડી દીધું પાછું જાઓ <laughs> બે બાજુ પણ જે ચિકાસ હતી મારા બાપ દાદા લોકો ભાઈ એ કાઢી આપી એટલું કરી આપી પછી થઈ ગઈ એટલે કંઈક થોડું એટલે ચર્ચિલ શું કહેતા ખબર છે માઉન્ટ બેટન આવ્યા હતા એનું ફાઇનલ કરવા માટે એટલી એટલી તે વખત તે ચર્ચિલ કે તમે go to India you have to take care uh, specifically of two persons. બે મુખ્ય પક્ષ આ કઈ જગ્યા પહેલા હા એટલે આપણી બાજુ મૂકીએ ને શું અંતર પેલું ચર્ચિલ ભારતના એ ડિસિઝન લેવાનું ને નક્કી થયું એને કહ્યું જાઓ અંદર ખાનેથી હા અંદર બધી વાતો થઈ ગઈ પછી મોકલી આવે તમે કરી આપો બધું અને પણ બે માણસ છે એક માણસ તમને હેરા પડશે અને બીજા હાચવવા પડશે એને બહુ સંભાળવાના છે બે બે જણ વિશે કહ્યું નહેરુ અને સરદાર બારડોલી કે સરદાર બારડોલી કે હા અને આ સરદારપુર માટે ખાસ સૌથી એ બેજુબ ખરું છે કે છે એ તમે જરા કાચા ના ખાઈ ગયા બારડોલી વાળા બધા જોઈ કોઈની તાકાત નથી સુભાષચંદ્ર બોઝ આ બધું પણ તાકાત નથી કોઈની કે ગાંધીજીની દાણીની પૂછ એમના વગર કોઈ સરદારી લે એવા હતા Our Muslim. અને જર્મની લોકો તો બહુ વસફૂલ રાખવા ચર્ચિત ખાય આ વસફૂલ છે જર્મનીના પ્રિન્સ ઓફ ડિસ્માર્ક હતા ને એ આવું જ શકે છે એવા હે કરમસદના સરદાર પટેલ અને ગામમાં જમીન નહીં મોટે વેળા થયા ગામ પર બોલાયા કશું ખબર નહીં અમને અને એ લોકોએ બોતેર તુલાનો સોનાનો ટાંક આપ્યો બેસો બધા તુલાનો સોનાનો ટાટ આપ્યો અને બોતેર વર્ષ હતું ને એટલા માટે બોલું અને છેલ્લું વર્ષ હતું મને લાગે છે તે શું કાઢે કઈ મૂકીશું કે છે અને મૂકીશ કઈ કે છે મારી પાસે બેંક નથી ખાતું નથી કશું નથી આ દીકરી છે મારી બેન બસ શું કે બહુ છેક સુધી સેવા કરી હા સરદારની લગ્ન નહીં કર્યા પણ બહુ સરસ કરી સેવા તે તમે જ્યાં પંચાયત ખાલી જણાવો તમને જ આપી દીધું છે કરમ સુધી પંચાયતને આપી દીધું બોતેર તોલાનો તાત તે જમાનાનો કરમસદની પંચાયતને આપી દીધો અને એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ અત્યારે શાંતિથી બેઠું છે ઇન્ડિયા આના કારણે છે બેસી ના શકે હજુ આવું છે તો એ થોડામાં હજુ રહ્યું એમાં કેટલું બધું થઈ ગયું ચાલો આ તો આપણા સત્સંગની વાત ના કહેવાય બધી આ બધી સાઈડ વાતો કહેવાય દુનિયામાં રહીએ છીએ દુનિયામાં ચાલે એટલે આપણે કોમની નથી બધી ડિલેટ કરી નાખવાની ના આ આ વ્યવહાર સમજવા ના મળે આમાં વ્યવહાર સમજવાનો એટલે કે આપણે દેશના છીએ આપણા દેશના જવામાં કોને સરખો આપણે કશું કરી તો શકતા નથી કોઈને સુધારી તો શકતા નથી પણ ભાવના એવી આપણી જાય ને તો કંઈ કામ કરે બીજું દાદાજી વ્યવસ્થિત શક્તિ માટે બે ક્વેશ્ચન છે હવે ચલો આપણો સત્સંગ થાય છે અમારા સુરેશ આપણા સુરેશભાઈ સાહેબ વ્યવસ્થિત શક્તિ જે છે એમના માટે બે બે ક્વેશ્ચન છે એમાં તો એક સત્સંગ અમે બપોરે સાંભળતા હતા એમાં આપ વૃત્તિઓનું સંક્ષેપ્તતા અને વ્યવસ્થિતનું કનેક્શન બતાવ્યું છે વૃત્તિઓનું ઓછું થવું એ પ્રમાણે વ્યવસ્થિત પણ થાય એનું કનેક્શન દાદાજી હા એટલે વૃત્તિઓનું સંક્ષેપ એટલે કે સંકોચ ઓછી કરી સંકોચાય આપણી વૃત્તિ બધી ફેલાઈ ગયેલી છે બહુ જ ફેલાઈ ગયેલી છે કેટલી ખબર છે તમને અનલિમિટેડ એવું લાગે અનલિમિટેડ તો આપણે બેભાનમાં હતા તારે હતી અને અનંત ચિત્ત કે છે એ ચિત્ત એને વૃત્તિ શબ્દ લાગવો પડે છે વૃત્ત વૃત્ત અને વૃત્તિ વૃત્ત શબ્દ સમજે એટલો પ્રવહન પ્રવહનનો સૂચક છે પ્રવહન એનું સૂચક છે એટલે કોન્શિયસનેસ શબ્દ ઇંગ્લિશમાં ડિક્શનરીમાં લખે છે આ એટલે આ વૃત્તિઓનું પ્રવહન છે એ શરીરની જોડેલી છે શરીરની વૃત્તિઓ તે શરીરમાં બધે ફરે અને બહારે ફરે બહાર ફરે એને બહાર બધી ફરતી છે જરાક એમને હઠી લાગે કે આ ઠંડક થઈ એટલે આ લોકો ધ્યાન કરે એકાગ્રતાનું શાનું નહીં તો બહાર ભટકતી વૃત્તિઓ તમને એકાગ્ર ના થવા દે એક જગા પર ફિટ ના થવા દે એમાં આ કરે એમાં આ એને નિરોધ શબ્દ વાપરે છે નિરોધ અને એમાં પાતંજલ આચાર્ય હતા બહુ મોટા એમનું પાતંજલ બહુ પ્રખ્યાત છે એ ચિત્ત નિરોધ માટેનું છે ચિત્ત ચિત્ત શક્તિને વારી વારી વારી વારી લઈ ગયા હું ફેલાઈ ગયો હેરાન થઈ જાય એ નિરોધ સુધી શુદ્ધિ ચિત્તની માટે કોઈની પાસે કઈ છે નહીં સાધન કશું છે શુદ્ધિ માટે પણ અત્યારે વાતો બહાર જાણ બધું થાય એટલે શુદ્ધિ શબ્દ બોલે ખરા છે શુદ્ધિ એ ઉમતા બોલે મારે તમને પાંચ હજાર ડોલર આપવાનો હોય બહુ વખતથી માગ્યા કરો તમે જાણો છો કે અમને પણ આવ્યા છે પચીસ હજાર ડોલર તો આવે કે આપતા નથી નથી કયા કરે તો એક વખત ઘરમાં આવ્યા હોય આવ્યો તે વખતે જોકું આવ્યું તો ઊંઘતા હોય તનુભાઈ તે એમને ખબર નહીં સુરેશભાઈ આવ્યા છે તે એમને ઝૂકતામાં જાણે કે માગણી કરવા આજે કંઈ એવા દેખાય છે ને આજે ઊંઘમાં પછી ચાલ્યું હું પાંચ હજાર આપી દઈશ એવું બોલતા હતા તે નજીક ગયા આપી દઈશ આવું બે ખાઈ ગયા આપણે તો હવે આ બિઝનેસ આવી કહીએ તો બીજા આપણે કહીએ કે તમે મને કહેતા હતા કે પાંચ હજાર આપી દઈશ આપો ને મને કામ છે કારણ કે મેં તમને કહ્યું હતું હું આમ યોગાને ગાયો ને તમે હતા ને આંખ બંધ જ તમારે બોલ્યા હતા એટલે તમે સમજીને બોલ્યા ને એમ ના ના મેં ક્યારે કહ્યું તમને પાંચ હજાર હોય તો આપો ને બસ કહ્યું હતું ક્યારે ઊંઘમાં બોલ્યા તો બોલાય બે બાજુની ફસામણ બે બાજુની ફસામણ એવું આ લોકો શુદ્ધિની વાતો કરે એટલે અત્યારે બહાર શબ્દો લીક જ થાય ને આવી જાય અનુભવના પછી પણ બાપે કશું વળે નહીં પપૈયું ફળે તો પપૈયાનું ઝાડ કહેવાય ના ફળે તો કોઈ જાણતા નહીં અમેરિકામાં બે જાતના પપૈયા થાય છે એ પપૈયા પર બેહે એકમલ ના બેહે ફૂલા બેહે પપૈયા ખબર છે શું શું બોલ્યું ફ્રૂટ આવું છે બધું આ જગત છે ઉગાડી નાખે અંધાપો પોતાની જ આંખને અંધાપો બધું આવી પ્રકાશ પછી તો વાત જુદી રહે એટલે વ્યવસ્થિત શક્તિમાં શું બને કે એ આજ્ઞા આપણને જેમ જેમ સમજાતી જતી જાય કે આપણા હું કનુભાઈ છું ત્યાં કનુભાઈનું જીવનને બધું ચાલી ગયું છે ને જીવનની ક્રિયાઓ બધું અમને બધું કરે છે કે આજે એ તો હું ભરાઈ પડેલો તે જ આ કનુભાઈ છે અને એ વ્યવસ્થિત એનું એને ચલાવે છે હા પડેલો ક્યાં કે કોમ્પ્યુટરમાં ભરેલો ના હોઉં તો કોમ્પ્યુટર ડિસ્પ્લે કરી શકે હા એવું કુદરતના કોમ્પ્યુટરમાં ભરાઈ પડેલો કુદરતનું કોમ્પ્યુટર કોઈ ખેંચીને ભરતું નથી એનામાં એવી શક્તિ નથી આ તો આપણે તાકાત આપણે એમને કરી ગયા હતા અને વ્યવસ્થા હોય તો જ પહેલે અંદર હે આટલી નાના નાના કોમ્પ્યુટરો કરીને એમાં આટલું બધું કર્યું વ્યવસ્થા હોય છે કે આ વ્યવસ્થા છે એને સમષ્ટિ કે છે અને વ્યક્તિને વ્યષ્ટિ કહેવાય શું કહ્યું વ્યષ્ટિ સંસ્કૃત શબ્દ છે એટલે વ્યક્તિ આપે વ્યક્તિ કહીએ વ્યષ્ટિ બધા બધી સમષ્ટિ વ્યષ્ટિઓનો સરવાળા સ્વરૂપ જે સંચાલક બળ છે શક્તિ સ્વરૂપ એ વ્યવસ્થિત શક્તિ એ સંચાલક બળ દરેકને પોતપોતાની રીતે ચલાવે એના બધા જોડે જોડે બધી બધા જોડેલા હોય ને દરેક ગુજરાત બધા એ બધાને ચલાવે મા બાપની પપ્પાની જરૂર પપ્પા પાસે કામ લેવું હોય ને તો ત્યાંથી એ લાઈન ત્યાંથી કામ કરે અહીંથી કેબલ કામનો પણ કેબલમાંથી કેબલ નીકળીને પપ્પા જોડે જોડેલો પાછો અને પપ્પાનો કેબલ એમનો કેબલ એથી કામ કરતા જોડે કરે સંબંધો આવી રીતે કામ કરે છે બધા સમજે ને સંચાલક બળ હોવું જોઈએ આ કરુભાઈને એમનું સંચાલક બળ ના હોય તો એ કેટલા જઈ શકે આવો કઈ બેસવું અહીંયા કઈ જગ્યા જોયું પાછળ રસિકભાઈ તમારા ફુવા હા અમારા ફુવા એમ ફુવા થાય એમના ગઈકાલે મેં તમને ફોન કરેલો એમને કાંઈ બોલાવશે ખુરશી પાછળ મૂકશે જો પેલા પાછળ ખુરશી બેહાડશે પાછળ બેહાડો નહીં તો આ બાજુ બેહાડ તું એટલે તું જ્યાં પાછળ બેહી જા પેલી બાજુ ફરી ના રસોડામાંથી હા પ્રભુ કનુભાઈ બિચારા ને કેવા કેટલું થાય આ તો દાદાએ છોડાયા તારે ચાલતું એ તો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા ભાષા તો સકટ નો ભાગ એમ એટલે હું કેટલું ગાડા ભાગ ખેંચું છું હવે નું બાંધી રાખેલું જોડે જોડે લઈ જવું પડે અને કારણ પચાસ રૂપિયા આપી જાય દિલવાળા કોઈ ગયું છે પછી બધું જુએ નજરે થઈ જતા લોકો કેવું જીવતા હશે આ બધા એમાં દિલવાળા પણ સદપુરુષ થાય આ કબીર આપણા કબીરજી ને કબીરજી છે ને શ્રદ્ધા અને સબુરી શું સાંઈ બાબા કે બીજું તો નહીં સાંઈ બાબા શ્રદ્ધા અને સબૂરી એમ બોલ બોલ અંદર ઘરમાં સંભળાતું નથી આવે સમજે બોલ ને આટલું બોલું ચાર વખત કહું તારે આટલું બોલે શું આવું તમે શીખવાડ્યું નથી તો શું બરાબર બોલ ફરતી બોલ શ્રદ્ધા અને સબૂરી બોલો તમે શ્રદ્ધા અને સબૂરી હું કોણ છું ક્યાંથી આવ્યો શું સ્વરૂપ છે મારું ઘર કોના સંબંધે વર્ગણાય રાખો કે પર રાખો ઉભો છૂટથી કેટલા આનંદ થઈ ગયા ને આનંદ આવી ગયા ને પૂજા કરવા હવે જરાક સમજણ આપી દીધી આ ટિફિન કાઢી આપી એમને એટલે ઉપલી ગઈ જો અત્યારે આનંદ હવે અત્યારે એમને આટલું બધું ઉડી દીધું સમજણ જ મળવી જોઈએ બીજું કશું જ નથી જેમની સમજણ બધી અંદર થઈ થઈને એમની ગૂંચો બધી ઉકલી ગઈ હોય ને એ બીજાની ગૂંચો ઉકેલવામાં નિમિત્ત બને શું બને નિમિત્ત બને હવે વાણી નીકળાય તો કેમનો નિમિત્ત બને એવું છે બધું સમજાયું ને એટલે વ્યવસ્થિત શક્તિ એનું શું પચન થતાં થતાં પછી આપણે અંદર આવે હમ વર્ધમાન સંકિત થઈ એની આગલી લાઈન કોઈને ફાવે છે બોલતા અનુભવ લક્ષ પ્રતીત વર્તે નીચ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત શું કે છે કે વર્તે અહીંયા વૃત્ત શબ્દ વૃદ્ધ અને વૃત્તિ પરથી આવે વર્તે એટલે હવે આપણું શુદ્ધ ચિત્ત થયું અને એટલા માટે વર્તે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત આ અને આ કાળમાં કળયુગમાં સતયુગી આપણે અનુભવ લક્ષ સાથેનું અનુભવ સાથેનું લક્ષ ફીર થઈ ગયું ફીર થઈ ગયું એની પ્રસિદ્ધિ ખુલ્લી થઈ પ્રજ્ઞાશક્તિ તરીકે ખુલ્લી થઈ પ્રતિથી પ્રતિનિધિ થઈ ગઈ પણ આપણે દુકાન ચલાવવાની લઈને આવેલા તો દુકાન હલકી ન થાય તેમાંથી લક્ષ એ પ્રતિનિધિ લક્ષ સાથેની કંપની એટલે કે આમાં થાય છે મને થાય ભૂલી જવાય એવું બધું બોલે પણ એમને ખ્યાલ નથી આ પ્રતિનિધિ કોઈ હોય એ કાયમની પ્રતિનિધિ પ્રતિનિધિ ચાલુ થઈ ગઈ તો કેવો ધ્યાન કરીને તમે પણ એ લક્ષ સરખું થતાં પછી હવે ના થાય એટલે અનુભવનો સ્વાદ શું કહ્યું અનુભવનો સ્વાદ બરોબર છે પછી વર્તે અનુભવ અનુભવ વૃક્ષ પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત એ વૃત્તિઓ આપણી જે બહાર હતી એ પછી અંદર વહન કરે એટલે આપણું મારા પણ જે બહાર વેરાઈ ગયેલું છે બધું ચિત્ત વિખરાયેલું વેરેલું છે એ પછી પાછું ઘરમાં ફરવા મળે રાત્રે ગાયો ચરીને બધું વાગતું હોય અને ગામમાં પાછી ફરે એના જેવું ગોરજ સમય શું કહ્યું એટલે સંસાર આથમવાનો સમય શું કહ્યું બહુ ચરચર કરતી હતી બહાર જતા જતા મૃત્યુ હવે પાછી વળવામાં આવી અને જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની રણકે ઘટ ઘંટડીઓ પાલકે શું કે રણગે બોલો ને તમારી ગાંધારી કઈ ગઈ કઈ છે બોલ ને તમે બોલ હરી દાદાજી આમાં છે ને આ બધા હવે નવા કમ્પ્યુટર આવ્યા ને એમાં ઇનપુટ નથી એટલે આ યુએસબી ઇનપુટ છે આમાંથી જાય યુએસબી હા એટલે આ આ આ આવી રીતે જાય આમાંથી જાય હા આ છે આ છે આ યુનિટ ઓહો આવું મશીન છે એ કોમન કરીને જાય પાસે લાગે છે જય સચિદાન આ પ્રજ્ઞા કરશે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે દાદા દૂર આગળ ચલો ઉઠતા ને બેસતા ખાયલોની ગૂંચમાં ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં સ્વરૂપે આવી પ્રકાશે છે સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે ગુરે ચાવીઓથી તારા ઉગાડે છે ગુર ચાવીઓથી તારા ઉગાડે છે અનુભવની ચાવીઓ બધી અનુભવની અમારી દળા નીકળ્યા કરે ચાર ચાર કદા દૂર છતાં પાસે લાગે છે કદા દૂર છતાં પાસે લાગે પછી ફૂલ સનલાઇટ બીજો લાગે છે પાવરફુલ છે જરા અચ્છા વાંધો નહીં વાંધો નહીં ઓકે તો હા બોલો જળતી જે દૂર મૂકી મછલી શ્રી દશા મારી જળથી જે દૂર મૂકી મછલી શ્રી દશા મારી આવે નાચે ન પલ ચિન્હ કટે બારી આવે નાચે ન પલ ચિન્હ કટે બારી દરિયા દરિયાવ દિલમાં જ બોલે છે તારે દરિયામાં દિલમાં જબો રે છે અને શાંતિ અનુપમ પમાડે છે અને શાંતિ અનુપમ પમાડે છે દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે भक्ति माननीश दिन तेन याद भगुताए भक्ति माननीश दिन गोरम पोचे छे एना आत्मने मन्दिर गोरम पोचे छे एना आत्मने मन्दिर पोते पेरी में अमले पहरावे છે પોતે પહેરીને અમને પહેરાવે છે ગણ વિકસિત કળીઓ ખીલાવે છે ગણ વિકસિત કળીઓ ખીલાવે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે मन शुद्ध स्फटिक समाय नमः सर्वात्मान शुद्ध स्फटिक समाय नमः જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું મન ઝુકાવીને મારા હૃદયામાં ગરદન ઝુકાવીને મારા હૃદયામાં દાદાજીના દર્શન કરી લઉં છું દાદાજીના દર્શન કરી લો છું વ્યાપક ને વ્યવસ્થિત કોળે છે ચિર ખોળે છે દિવ્ય ચક્ષુએ નીલાણી ઢોળે છે દિવ્ય ચક્ષુએ નીલાણી ઢોળે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિચિન્ન માળા પહેરાવે છે અવિચિન્ન માળા પહેરાવે છે દૂર છતાં પાસે લાગે છે દાદા એટલે આપણે વ્યાપેલા એ આપણને વ્યવસ્થિત શક્તિ જે છે ને એ શક્તિ આપણો વ્યાપ જોડે જોડેલી છે બધી દોડાઓથી કેબલોથી આપણે આપણે જાતે ચલાવનારા ત્યાં સુધી વ્યવસ્થિત શક્તિ નથી ઘડીક વખતે હું પુરુષાર્થ કરું છું ના થાય તો હું મારું પ્રારંભ હોતું છે છે મારું પ્રારબ્ધ હોતું છે એટલે પુરુષાર્થ કરનારું પ્રારંભિક તારું મોકું થયું આ વાત છે એટલે આપણે અક્રમ વિજ્ઞાનનો અંક આવ્યો છે ને જુલાઈનો શું ફોડ પડ્યો છે અમને ખ્યાલ છે ત્યાં સુધી ગુલાબદાસ બ્રોકર હતા જૈન હતા પ્રખર અને શેર બજારમાં કામ કરતા એટલે બ્રોકર એમને રસોઈ ગયેલી અસર તે રસીભાઈ નારેચાંતે આવેલા તે વખતે આ બધો આખો સત્સંગ બહુ અંદર નિયતિ વાત પર પુષ્કળ નીકળેલો અને કે એ બધા પ્રશ્નો નીકળ્યા જવાબ આવ્યા છે ને બહુ સુંદર છે જુલાઈનો અંક ધીરે ધીરે ધીરે ધીરે વાંચતા જતો બહુ મજા આવે છે થોડું થોડું વાંચે મજા આવશે જુલાઈનો અંક પ્રકાશભાઈ હે પેલું માય ભગવાન નું ચિત્ર છે ને ના એનો વાંધો નહીં એ તો બધું લાંબુ બહુ છે તો વહેલા પાના છે ધીમે ધીમે વાંચવું પડે ઉપયોગ પૂર્વક જુઓ તમે ખજાનાના ખજાના આવી રહ્યા છે એની પાછળ આપતા પુત્ર કામ કરી રહ્યા છે ને એમની ટીમ કામ કરી રહી છે અને સંઘ ત્યાં આગળ કામ ચાલે છે ગજબનું કામ કરે છે હવે એ આપતા પુત્ર એવો ખૂણામ બેહી ગયેલો એટલે માણસ બીજી વાત જ નહીં કરવાની આશા ગમે ત્યાં પ્રતિ કે મોટા સાહેબ ભણીએ બોલા અમે મારું કામ કરીશ સમજ્યા કે નહીં દિલીપભાઈ બહુ સમજવા જેવી વાત છે આપણે આપણા ઘરમાં ભૂલા પડીએ કેમ કોઈ બને હા આ પ્રકાશથી એમના ઘરમાં ભૂલા પડી એવા છે આપણે આપણા ઘરમાં ભૂલા પડીએ મોટેથી બોલ ભૂલ બેસીએ જોડી શું કામ બેઠી છું બોલું હે આપણે તું ખોઈ ગયો છું ક્યાં ખોઈ ગઈ છું શું ઇન્ટરનેટ વાળા સારું છે આપણા કરતા <laughs> તો મને લગાવ્યું છે કમિંગ થાય કાલે દાદાજી લાવવાના છે સુરજ દેસાઈ આખું સિસ્ટમ છે સુરજ સુરજ દેસાઈ કાલે લગાવ્યું હા વાંધો નહીં વધારવાની જરૂર નથી તમારે બરાબર છે અમારો પ્રોબ્લેમ તમને બધા સંભળાય છે તમને બધા સંભળાય છે દાદાજી ફૂલ કોન્સન્ટ્રેશન થી સાંભળે તો સંભળાય જ છે <laughs> પછી આ ચીજ ક્યાંક જતું રહે તો પછી જતું રહે આવી વાત છે વ્યાપક ને વ્યવસ્થિત હોય છે એટલે આપણી વૃત્તિઓ આ પાછી બંધ માણસ સંકિત થયા પરમાર્થે સંકિત કર્યું અને પરમાર્થ સંકિત એને જ ક્ષાયક સંકિત કહેવાય ક્ષાયક પ્રતિતિ સાથે ક્ષાયક પ્રતિતિ આપણામાં અંદર જસ્તી જસ્તી જસ્તી જસ્તી અને સમજાતી સમજાતી જાય જજતી હા જસ્તી અને સમજાતી જતી જાય તેમ તેમ એ ક્ષાયક પ્રતિતિ એમાં આપણું દર્શન ચોખ્ખું થાય અને આપણું જ્ઞાન સ્ટેબલાઇઝ સ્ટેબલ થતું થતું જાય જ્ઞાન એટલે આપણો જાણવાનો સ્વભાવ જ્ઞાન એટલે આપણો જાણવાનો સ્વભાવ સમજાયું અને એ એમ થતો જાય પછી જ્ઞાન કામ કરે ક્રિયા બધી થઈ જાય જ્ઞાન ક્રિયા કરી થઈ જાય છે બરોબર સમજાયું ને એટલે વૃત્તિ વહેલી એટલે પરમાર્થ સંકેત એ કયું સંકેત કે પરમાર્થ સંકેત વર્ધમાન સંકેત થતા શું કહ્યું હા એટલે જેનો દેખવાનો સ્વભાવ જ છે મૂળ હું કહ્યું એની દેખવાની ક્રિયા એ દેખવાની ક્રિયા એ મૂળ સ્વભાવમાં દેખાઈ જાય એ ઝલકી જાય અંદર એટલે દ્રષ્ટા દેખાઈ જાય પછી શું થયું એટલે જ્ઞાન પેટ પાકું થયું એટલું શું થયું જ્ઞાન ક્યારે પાકું થાય કે દ્રષ્ટા ચોખ્ખો થઈને દેખાઈ જાય પછી સમજાઈ જાય અને સમજણ પાકી થઈ એટલે એ જ્ઞાતા જણાઈ ગયો એને ધ્યાનમાં ક્યાં પડી પછી એને મહેનત પડતી હશે આ તો જ્યાં સુધી જોડમાં જવાનું બધું બાકી સિલકમાં બહુ રહેલું છે બધું એટલે એટલી જ્ઞાતા અને દ્રષ્ટા દાદાજી તમે જર્ની બહુ શોર્ટ કરી નાખી ના કહેવાનું આ તો એમને વ્યવસ્થિત બે પ્રકારે પૂછ્યું ને એમને વ્યવસ્થિત બે રીતે કામ કરે એવું કયું કઈ વૃત્તિ સાથે વૃત્તિ બધી સંક્ષેપાય સંક્ષેપાય એટલે વર્ધમાન ગારે મિથ્યાભ્યાસ એટલે કે આ ફાઇલ તે હું થઈ ગયું તું ફાઇલ થઈ પડી તે ફાઇલ જ રહે અને ચોખ્ખી થઈ જાય ફાઇલ ચોખ્ખી થઈ જાય એટલે ફાઇલમાં જે હિસાબ છે ને જેટલા આવશે જેટલા ડિગ્રીએ આમ ખસ્યો સરભર થઈ ગયો એટલે ફાઇલ ચોખ્ખી થઈ આ બહુ કૃપા કરી મને મુક્ત કરી તમે ગમવા પણ અને ના ગમવાપણાની ફાયરો છે આપણી એ બધી આપણને ધીમે ધીમે આવી અને એટલા પ્રેમથી આપણે જુદાઈને ગમવાપણાને ખેંચ ખેંચ કરતા હતા ના ગમવાપણ ધક્કા માર માર કરતા હતા ખેંચવાના ધક્કા મારમાંથી આપણે ઓછા થતા ગયા તેમ તેમ આપણી વૃત્તિઓ સંક્ષેપાઈ શું કહ્યું એટલે હું શુદ્ધાત્મા જે શુદ્ધ ચિત્ત સ્વરૂપે સ્ટેબલ થતી જાય ધીમે ધીમે પણ પેલી શરીરમાં ભરાઈ પડેલી આપણું બધું વ્યાપક ને વ્યવસ્થિત ખોળે એ ખોરી ખોરી તમને અંદર લાવે છે ગોવાળિયાઓ જાય પણ એમને ખાલી અવાજ જ કરવો પણ સમજી જાય કે અમારા માલિક છે તારા અવાજ કર્યો એટલે પાછું ગામમાં પૂરું બોલે એવું ગો બાળ ગૌને બાળ નાળો ગૌ એટલે વૃત્તિ ને વ્યવસ્થિત શક્તિ કરે બધું વ્યવસ્થિત શક્તિ બહુ ગુણ છે એટલું બધું સમજાવવું જરૂર નથી પરંતુ આપણે આપણા જીવનમાં આપણા મન વચન કાયાના બધા જીવનનું બધું બનતું બહાર બનતું આ બધા જોડે વાતો ચીતો કરીએ બધું કરીએ એમાં આપણને સમજાવતું નથી હા તો બહાર નીકળી ગયો આવે છે અને અંદર તો છે તો આનંદ પછી મજાનો થતો જાય આનંદ સ્ટેબિલાઇઝ થાય એટલે પરમ આનંદમાં બધું ખુલતું જમતું જાય ખુલતું મને પૂછે ફ્લેશિશ ફ્લેશિશ શું એટલે શું ફ્લેશિશ એટલે કે થોડું થોડે હું છે એક ડિગ્રીને બહુ ઝીણા ઝીણા હોય છે શું કહ્યું એક ડિગ્રીની પણ એક સેકન્ડના જેટલા શું આ સ્પોર્ટ્સમાં નથી હોતા કેટલા હોય છે એક સેકન્ડમાં આ સ્પોર્ટ્સમાં દોડવામાં પોઈન્ટ સેકન્ડ અને ઘોડાની રેસમાં કેટલા હોય છે ગોલન ડિસ્મલ જોડે જોડે જ હોય કયો પહેલો બીજો ખબર જ ના પડે તમને કેટલી ફ્રેક્શન માંથી ખબર આનો આવ્યો ખબર પડે એ ચિત્તે બધું છે આખું સમજે માણસો પાકા ને ઘોડા રેસ ગમે બધું જ ગમે એવા પછી લોકો ફરી કાઢે છે એટલું ઝીણું પણ એ કરી દે રાઈટ ત્રણ પદ બોલે જ બીજું સમજાય છે અન્ડરસ્ટેન્ડ થાય છે તારે understand Gujarati hmm You understand somewhat? Okay. Jai Satchidanand. Jai Satchidanand. Guru Brahma, Guru Vishnu, Guru तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः अज्ञान्तिमिरान् दश्य ज्ञानाञ्जन् शलाकया चक्षुरुं मिल्येतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમશ્યાતિલક્ષમ एकम नित्यं विमलमचलम सार्वतीसा क्षीवोत्तम भावतीतं त्रिगुणरहितं सर्वगुरोत्तमं नमामि ध्यानं मन्त्रमूलम् गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा नित्यशुद्धं निराभासं निराकारनिरञ्जनम् नित्यबोधं चिदानन्दम् तस्मै श्री गुरुवे नमः ॐ अवधूत सदानन्द पराब्रह्म स्वरूपिणे विदेहदेहरूपाय श्रीनित्यानन्द नमोऽस्तु ते સ્વરૂપાય શ્રી કનુ ભગવાન નમો તો યોગી મસ્ત બેઠા હોય ને એમ સાધન કહેવાય છે રંગ અવધૂત માટે શું કહેવાયું છે અવધૂત અવધૂત એટલે વ્યવસ્થિત ને ગાંઠેલી એવા પુરુષ આ છેલ્લા છેલ્લી ભાષા છે શું કહ્યું એટલે વ્યવસ્થિત એને અનુકૂળ થવું પડે કશું કરતા નથી એટલા માટે કરવા જાય તો ગાડી વ્યવસ્થિત એવી છે ને ઓક્ટોપસ જે કઈથી કઈ આમ થઈ ગયા ખબર ના પડે તમને દિલ્હી આ વસ્તુ આમ જ આ બધું સરું સરું અમે કહીએ છીએ ને કનુભાઈને સત્તર પંદર સત્તર અઢાર પછી બહાર સમજી ગયા મને બધા થોડા વર્ષોમાં હેરાન થાય ને આત્મા ચટકી જાય ગયા છે હાથમાં લેવાનો પ્રયત્ન પણ દાદાએ પણ ઓળખાણ મને એમનું દાદાએ પાડી પાછું મને ઓળખાણ નતું પડતું ખરેખર બોલ અમે વસંતભાઈ સાહેબ સિક્સટી સિક્સની સાલમાં જયગઢની જેટીનું અમારું કામ ચાલે અને એમાં જે જેટી બનાવવાની અને આખી ગોવાની સ્ટીમર છે ને બોમ્બે ટુ ગોવાની કોણ જાણે છે તમતું જાણું કહેવાય તે સ્ટીમર બીએસએન કંપની જૂની હતી તે ત્યાં જયગઢ બંદરે ઊભા રાખવા માટે જેટી બનાવવાની જયગઢ જયગઢ રત્નાગીરી મુંબઈ વચ્ચે એ બધું બહુ સારું છે છે ઉપર નીચે મોટો દરિયો પણ અંદર બેસતો અંદર આવતા પછી એક ક્રીક છે ધરમ ધરમ દરવી એવું કે છે ચીપડું નથી જાય હા એ ક્રિક આખી જતી હતી બધા ગામડાઓમાં લોકો બધા બૂટમાં જ બધા આવજા કર્યા કરે બુક પાર વગરના ગામડા તો અહીંયા જે કંઈ આપણે બનાવવાની તે એનો એપ્રોચ માણસો જવા માટે અને પાણી હતું તે સ્ટીમર ઊભી રહેવું કે આઠ ફૂટનો તો એને ડ્રાફ્ટ જોઈએ જ પંદરસો ટનની સ્ટીમર હજાર લોકો હજાર પેસેન્જર તો ખરા બારસો પંદરસો જેટલા તે ઓછું થઈ જાય તારની વાત છે પછી તો વધે તો બધું બાવીસ ફૂટ થઈ જાય બાવી ચોવીસ ફૂટ થાય છે પછી દાડમ બે વખત ચડ ઉતર કર્યા અને કળાઓ વધે બધા જોશે પછી વચમાં પછી થોડુંક ઓછું ઓછું આમાં તમારે તો પેલી ચોપડી રાખીને કામ કરવું પડે ચોપડી હોય ને રાતે બે વાગ્યાનું કામ બે વાગે જવું જ પડે મારે સાયકલ લઈ દોડીને ભરવું પડે તે એમાં આખું પ્લેટફોર્મ બન્યું એ જઈને આવું પાણીમાં લેવું એ પ્લેટફોર્મનું સ્ટ્રક્ચરને નુકસાન ના કરે સ્ટીમર આવે ને તો એટલી મોટી સ્ટીમરનો આમ જરાક વાગે ને ધસકો બહુ આવે તો એને નુકસાન થોડું કરે એટલે એને એબ્સોર્બ કરવા માટે લાકડાની ફ્રેમ બલકીને બધી લટકાવવાની હતી તે આવડા આવડા ચોરસિયા લાકડા સાલના આઠ દસ ફૂટના મિનિમમ જોઈએ એ લેવા જવાનું દાદા કહે ચાલો હેડો તે સંબલપુર અને કોરાપુર કહે છે જંગલોમાં ગયેલા ઓરિસ્સાના ઓરિસ્સાના જંગલોમાં સમજ્યા કે નહીં તે પછી ગયા સંબલપુર ઉતર્યા પપ્પાજીની હમણાં ચિઠ્ઠી આપી હતી કે કરુલાલ જાય છે લાલ ચિઠ્ઠી લખી આપી જમનારા સમીને એમના ક્લાયન્ટ ને સીજે પટેલ એમના ક્લાયન્ટ સીજે પટેલ તે લખી આપી એમને ત્યાં હતા આપણું ખાવાનું મળ્યું બધું મળ્યું ત્યાં પછી ગયા પછી કરો એક સરસ કનુભાઈ એક સારામાં સારી એમ્બેસેડર સારી નવા જેવી હોય ટેક્સી ફરી કાઢો આપણે જઈએ જંગલમાં તો ટેક્સી ખોરી કરી બાબુલાલ અમારે ભણે જ ભાઈ દાદાના થાય શું એમના સિસ્ટ તે ખોરી કરીને ગયા બધા ટેક્સી બધે ફરતા ફરતા એટલે લોટ જોયો અને પછી બધા ઘણા લોટ જોતા લોટ સિલેક્ટ કર્યો અમે સિલેક્ટ કરીને પછી બાબુલાલને મૂક્યા અંદર ગાવ જાઓ જગદાલપુરનું સોમિલ છે બધું આ તો બધો બસ્તર એરિયા હા ટ્રાઇબલ એરિયા બધો તો કચ્છી લોકોની બધી સોમિલો હોય લાકડા લઈ જાઓ અને વેરાવો અને જમાડી એટલે એમને હોપીને પછી અમે ગયા કલકત્તા તો કનુભાઈને એમ કે આ સ્ટીલ છે એનાથી વહાણ ભરીને મોકલીએ રત્નાગીરી આવે તો સસ્તું પડે શું કારણ કે સાતસો પચાસ ડોલરનો ટનનો ભાવ હતો વધારે નહોતો કમ્પ્લીટેડ આઈટમ નો સાહેબ કમ્પ્લીટેડ આઈટમ સમજાય તમને લોકોને લોખંડ લાવવાનું એને બનાવવાનું કરવાનું મૂકી અને પછી કાપ કોપી થઈ તમારા ભાગ ગઈ ભાવ ભરો તમારો <laughs> હવે એમાં નફો ખોરવાનો હે અને આજે કેટલા ભાવ છે પચીસ હજાર ત્રીસ હજાર તો એટલે થોડા બચે તો આમ જોઈએ પણ જોયું તો થયું નહીં છોડી દીધું પછી પણ ત્યાંથી જોયું તો અમારા હમણાં વાહ એટલે મારા ભુવા સસરા થાય નહીં એમને કરવું કરુભાઈ ગમે અને એમને જમાઈ પાછા એક દીકરી હતી ખાડું થયા ને એમને કંઈક એકરા રીડ કરીને આસામના મોટા જંગલો થાય જેમાં હાથીઓ ફરે એ આટલી હાઈટ વાળા પેલા ઘાસ મોટા અને આવું આના કરતાં જાડા હારા બરવું હોય મોટા એવા એને રીડ કહે આકરા રીડ એના પલ્પમાંથી એને એસ્બેસ્ટોસના પતરા બનાવવાનું દિલ્હીની સરકારે સીએસઆઈઆર સેન્ટ્રલ સાયન્સ એ લોકોએ કંઈક લેબોરેટરી પ્રયોગ કરીને કરેલો તમે અમને કંઈ કોઈ આબુ ખોર્યા કરે એમને લાયસન્સ લીધું બધાને ઇન્ટરેસ્ટ પડે જે આ લાયસન્સ લઈ નાખે બહુ હોશિયાર આપણા બધા પછી કરવું નાખવાનું કરવું ઠીક છે તો છ હજાર રૂપિયા લાયસન્સ મળતું હતું તેમને લીધેલું એટલે છ હજાર ડોલર્સ થયા સિક્સટી સિક્સ ની વાત કરું છું આ સાહેબ હે અમને મોટા ભાઈ મોકલ્યા તારી વાત ભાઈ સિક્સટી ટુ સિક્સટી તે એમને મને વાત કરી તો જોઈએ મને હું લઈ લઈ જાઉં તમારો એટલે આપ્યા કરે છ હજાર જયવીરભાઈ આપ્યા એમને છ હજાર આપ્યા લઈ લીધું મેં ફાઇબ્રોડ સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ફ્રાયબોર્ડ cement seeds private limited Karubhai નામની કરી નાખ્યું ફાઇબ્રોઇડ આ એસ્બેસ્ટમોસ બનતા હતા બધા એસ્બેસ્ટ સિમેન્ટના સીડ્સ અને એસ્બેસ્ટમોસ બહુ જોખમવાળું છે અને પરદેશથી જ આવે હમ એટલે આ સબસ્ટિટ્યુટ તરીકે ડેવલપ કરેલું આ સીએસઆઈઆર ઇન્સ્ટિટ્યૂટે એમાંથી આ તે લેવા ગયા દાદાને આપણે આ જઈએ તો કરુભાઈ તો ત્યાંથી બે ટિકિટો લીધી અને ગૌવતીમાં ગયા ઉડતા પહેલી વખત પ્લેનમાં બેઠેલ <laughs> ગૌવતી અને એ લોકોની લેબોરેટરી ત્યાં હતી અને આ બધું રામાયણ છે આ તો મોટી ગૌવતી ગયા અને જોઈ લીધું કર્યું અને વાતની અંદર વાત કે ફેરવતા ફેરવતા ડાયરેક્ટર હતા ને ઇન્ચાર્જ બધા હતા એ બધું ફર્યો તો પછી આ સિમેન્ટની કિલ ઊભી હતી ત્યાં હતો ઇમ્પોર્ટ થયેલી સરકારથી પછી અહીંયા આવી તે ખોરી કાઢ્યું આ નાના સ્કીલ પર સિમેન્ટ બનાવવાનું ખોરી કાઢી મિની સિમેન્ટ પ્લાન્ટ કહેવાય તે એ ઊભી હતી બે હતા તે દાદા જો કિલ્ડ છે કિલ્ડ એટલે ભઠ્ઠી ચૂનો બધો દરી એટલે ગોળીઓ બનાવીને શેકવાની ભઠ્ઠી હા તો ઉપરથી થાય ઉપરના નાના ભાગમાં બધી હોય લગભગ બારસો ચૌદસો ડિગ્રી સેન્ટીગ્રેડમાં થાય અને પછી નીચે ઓલો ઓલો છીક નીચે આવે એ ચાલીસ પિસ્તાલીસ પચાસ ફૂટ હાઈટ હોય એનાથી બધા હાઈટ થાય એટલી હતી હા આ સિમેન્ટની ભઠ્ઠી ઘણું ભાઈ આ તો આપણે ફેબ્રિકેટ કરી શકીએ દાદા આમ તો છે તો કશું નહીં આમાં સ્ટીલ પ્લેટ ને આ બધું કર્યું છે બધું પણ મિકેનિકલ ખરું ડ્રાય બાય પલાળું ઢીકણું તે આ મને શી ખબર કે આ કનુભાઈને બહાર નાખવાના છે નાઇન્ટીન એટી થ્રીમાં સીધી ક્યાં છે છાસઠ કે એટી થ્રી હવે એટી થ્રીમાં મહેન્દ્રભાઈ અમારો આવ્યો અમેરિકા એની ફાઇલ લઈને થઈ ગયું એટલે જવું નહોતું તો આવ્યા ભાઈ સાહેબ અને એટી થ્રીમાં પછી દાદાને કહ્યું કરવું કે હવે બસ દાદા કોઈ પછી એ સાઈડ સંભાળનારા ગયા મારે કેમનું કામ બધું આપણે કરીશું એટલે હવે વડોદરા ખાતે બે વખત આપણે એક મહાત્મા મળ્યા ને સિમેન્ટ એસીસીમાં હતા એને આ સૌથી કરવા એમાંથી આ નીકળી ફૂટ્યું અને પેલું તો રહ્યું એમાં કશું થયું નહીં દાદા તો એટલી મોટી પ્રેસ જોઈતી મલ્ટી લેયરની ના તે બધી પારું ઘણું બધું કામ કર્યું હતું અમે તો છેક બેલગામમાં પહોંચી ગયા હતા એક કંપની ત્યાં હતી એક બોમ્બેમાં હતી બધું બહુ કર્યું મોટું એમાં પછી એ તો ગયું પછી એમ કરતા દાદા દિવસ ત્યાં પણ સીજે પટેલની ઓફિસ બધી એ બાજુ સીજે પટેલ હતા એ ચિઠ્ઠી કામ લાગી એમ કામ લાગી બેસા દાદા અમે બેસા જમવાનું મળે બધું ખાવું પછી દાદા કહું ચાલો જઈએ એનું બજારમાં જોવા ગયા તો બજારમાં તો ત્યાં મણિપુરીના બધું બહુ બને ને સારું સરસ મળે તે આ તેતરના નાના નાના તેતરની ચીપો કાઢેલી તે એમાંથી શેતરંજી બનાવેલી બનાવેલી આપણે શેતરંજી નેતરજી હતી ને એમાંથી આ જીણ આમ જીણી આમ આમ લોચો કરો તો થઈ જાય રમેશભાઈ જગ્યાએ અને ડિઝાઇનમાં ગાલીજા જેવું મેં જોયું મેં કોઈ ગાલી લઈ આપણે દાદા આપણા માટે ગાલી ગાલીજો દાદી દાદાના સિક્વલ બહુ પથરાયો છે એ બધો સમજાયું ને પથરાયેલો છે એ પછી આમ ફરતા ફરતા ગયા તો મેં કહું આ હીરાવા માટે આ સાલ લેવી છે આમ તેમ હીરાવાનું પછી એમ કરતા કરતા સારી એવું સેક્શન આવ્યું <laughs> હીરામાં માટે તું લે છે મંદર માટે લે તો મંદર માટે શું કહ્યું છે પછી હા લઈ લઈએ આપણે આમ લીવા ગયા જો તે આ છે ને શું ભેગા આ ખાલી આ પછી તો તેમને તો મને વારાફરતી એટલી જોડાઈ સાડીઓ મોટી કંપનીઓ અને એમ કે પટેલ કંપની મોટી કંપનીના કામ કરે પણ કામ મીડિયમ સ્કેલમાં અને એની જોડે જોટમાં કોઈ કંપની ના આવે નહીં છેક બેંગલોરથી બોમ્બે હોતી દારૂ હોતી બધે હોતી ઉમરગામ હોતી અને ફાધર ને એમના દાદા બે ઉમરગામમાં આવું જ કાર્ગો રેમ્પ બનાવવાનો હતો એ હતું સરકારની આપણી શિલ્પાઈ ઝેડ સેક્શનની અહીંયા આગળ હલો નાનો હોય અહીંયા આગળ એ હોય પેલી આમાં પર હોય પેલી અહીંયા પર હોય આમ પેલા આખી કરવી પડે અને ડ્રાઈવ કરવાની પાછી તો દસ હજારનું નુકસાન થયું ચોપડીઓમાં આવે છે ને તે કામ પહેલું ફિફ્ટી ટુમાં ભાઈ તો અમદાવાદમાં હતા ચાલ એટલે આ બધી વાતો તો બધી આવી કરી દઉં બધું પણ એક્ઝેક્ટ તો અમને અમે જઈએ ને બીજા જોડે જોડે થાય એટલે કામની શું લાગે પણ અમુક આપણને જાણવા મળે અમુક જાણવા જરૂર મળે શું બાકી દાદા એન્કરેજ નહોતા કરતા કારણ કે આપણે સંસારમાં અને લોકમાં લોક જીવનમાં આપણે મોટા પુરુષ કે સંત પુરુષ કહેવાના હોય ને એવા જીવી ગયા એનું ચરિત્ર એના પર બહુ હોય એટલે બધા જ સંતપુરુષો ચરિત્રોમાં બહુ હોય સ્વામિનારાયણમાં જો સજાલ સ્વામી થઈ ગયા તો એમના સજાલ સ્વામીજીની વાતું શું કહ્યું બહુ મોટું પુસ્તક બધા ચાલ્યા જ કરે તો બધા રામકૃષ્ણ પરમહંસ થયા તો એમને બધા પરદેશના મળ્યા આપણા મળ્યા બધા કર્યા ક્વેશ્ચનો કર્યા સામે આખી મોટી પુસ્તક આવી બધા ને થાય તો પછી ના પણ મધ્યકાલીન હતા એમનું કશું નથી કબીરજીનું નથી આપણે આ સાંઈબાબાનું નથી કોઈ એ બધાનું ના પડે શું કહ્યું તુલસીદાસજી એ બધા આગળ મધ્યકાલીન કહેવાય એટલે હવું હતું એટલે મનરબા મારાથી હેરાન થાય ને શરૂ શરૂમાં પછી એટલે ઉલટાણ પલટા કરતા એટલે વાસ્તુ શું છે કે આપણે આપણા શરીર લઈને ફર્યા કરીએ છીએ પણ આપણે જ આપણાને ઓળખતા નથી સાથી કે આપણે આપણને ઓળખતા નથી એટલે આપણે આપણને ઓળખતા જઈએ તો આપણા આપણાને ઓળખાઈ જઈએ આપણે ઓળખીએ ઓળખીએ તો જુદી વસ્તુ ઓળખીએ આપણે ઓળખીએ તો એટલે આપણે ઓળખાતા જઈએ એ તો નિયમ છે કુદરતી સુરેશભાઈ ના પાડે છે <laughs> એવું જ છે ને ચાલો દાદાજી ટાઈમ થઈ ગયો કેટલા વાગે ઘડિયાળ ચાલે છે હા ચાલે છે આમ થોડું હે હજુ છે તમારા ચલો ચલો ચલો અમે જરા બેન બહુ કલાક તો બહુ તમે તો થોડુંક તો વધારે દોઢ કલાક કરો બધાને નહીં કર્યું પેલા પાછળ કર્યું એને કહ્યું પણ ચાલે છે તમને ખબર પડે ને અમે કોણ છીએ મારું મસાલું મને ખબર ના પડે ખબર પડે પણ તો અમારે યાદ કરાવવું પડે જય સચિદાન જય જય